આપણે આટલા બધા બેઠા છે અમે લોકો બેઠા છે અમે લોકો બેઠા છે બધા નામ દેખાય છે ખરું ખામી શું હોય છે કઈ ખોલી કાઢવી જોઈએ <coughs> ખોલી કાઢવી જોઈએ એમાં જે આપણે નહીં ખોળવી પછી તો આ તમારે ઘરે ઉઠવાઈ ગયું હોય ને સવારમાં જાગ્યા મોઢું ધોઈ નાખ્યું નાઈ નારે નાઈ નાખ્યું આ થેલી ઉપાડી શાકભાજી લેવા વયા જાય અહીં દેવીને મૂકી દીધું સુધારનારાએ સુધારી નાખ્યું રાંધનારાએ રાંધી નાખ્યું ઉપરે જમનારાએ જમી નાખ્યું એટલું બરાબર આપણે એમને ચલાવવું છે એમ બેઠે આવી કહી ગયા બહુ મૂકી લીધી માળા લીધી લ્યો પછી શું કોઈને વિચાર ખરો આપણે તો ઘરના શાકભાજી જો ઊંધે આવે એનો વિચાર ખરો કઈ યારું મેં પહેલું પૂછ્યું મેં કે સાધુને કહી તમને કોને હું આવ્યું પણ મારે સાધુને બીજું ગોઠવાઈ ગયું આવ્યો એના યાદ રાખીને બોલી દેવું જે આવ્યું ને સાંભળ્યું અથવા વાંચ્યું એને બોલી દેવું એટલે બોલ્યા પતી જાય એમ ને દ્રષ્ટિમાં કેટલું આવ્યું એને જોવે ના <coughs> કેટલું આવ્યું દ્રષ્ટિમાં એ તો બોલી ગયા તમે પછી શાકા ચડી ગયું છે ખબર પડી ખીચડી ચડી છે કાચી છે એ ખબર પડી જાય આ કેટલી સૂક્ષ્મ થાય એટલી સુંદર વાત છે સમજવા જેવી લગભગ આપણે દાખલામાં વહી જાય સવારમાં ઘરના વ્યવહાર જેમ તમારા ગોઠવાઈ ગયા હોય એમ પ્રમાણે ભાવ મને કરવા એટલે આવ્યું આપણે જીવન આખો આ કઈ ગોઠવાઈ જાય છે એટલે એ પ્રમાણે આપણે આ ઘેર્યા કરીએ એટલે પાકા થઈ ગયા એમને આ બ્રહ્મ એકદેશી છે સર્વદેશી છે એ માલિકા લખવામાં આવી ગયું એ ખટકા વાળા હોય તો એને યાદ રાખે છે નો ખટકા હોય તો એ કઈ યાદ રહી ગઈ ખરું યાદ રાખે એ ફીટ બેહી ગયો એ બરાબર છે બોલો ભાઈ યાદ આવી ગયો ને બરાબર બંધ બેહી ગયો ને બરાબર અમારી રીતે બેસાઈ હોય અમારી રીતે નહીં એની રીતે બેહી ગયા સાધુ ને બધાને બંધ બેહી ગયું તમે અહીંયા બેસી જાઓ એટલે હારા ભાઈ બેહો તો હું કરીએ કેટલી મોટી વાત છે જોશીભાઈ આ નાની વાત છે બહુ મોટી વાત બંધ બેસી જાય તો મ્યાલ થઈ જાય ને મ્યાલ થઈ જવું પડશે જ નહીં તો વળી જન્મ મરણ એમને ઉભા રહેશે પાછા સમજ્યા આ તો ભાદરણના ભાઈ આવ્યા ને એને કૃષ્ણ કર્યો સમાધિ કેમ થાય ફલન કેમ થાય એ આખું વચન અમૃત કંઠે કરી નાખીએ હલો લાડવા કેમ થાય તો કામ લોટ માંડવો પછી એના મુઠિયા ખાય પછી એને તળે પછી એને ખાંડે પછી એમાં આમ થાય એમાં ઘી નાખે ઓળ નાખે ખાંડ નાખે લાડવા થઈ જાય એટલે થઈ ગયા ને વાત કરે જમવામાં કાયમ આવે ને એટલી વાત કરે આપણે આ લગભગ વાતના લાડવા બહુ કરી આજે વચનામૃત વાંચવાની શરૂઆત કરી ત્યાંથી મને એ સંકલ્પ થયો કે કેટલી સુંદર ઊંચી વાત છે પણ એનો મહિમા નથી મહિમા જ નથી પેલો જો મહિમા હોય તો આશ્ચર્ય ઉત્પન્ન થવું જોઈએ આશ્ચર્યની પાછળ એ રસ્તે ચાલતા શીખે તો એ બરાબર કહેવાય આ તો પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાંથી અલોક માં પધાર્યા આપણા જેવા તો આ પાછળ જન્મ એની સાથે જે હતા આ એને ભગવાને સમજાવ્યું બધાને હો પછી આપણે વાંચીને વિચારીને જીવનની હારે જો મેળવતા શીખીએ તો એનો દાખલો લેખે લગાડ્યો કહેવાય એટલે એનો દાખલો લેખે લાગ્યો કેવાય નહી તો એને મહેનત કરી એ તો આ જીવના ભલા માટે પણ જીવ એવો બે ગરજુ છે ઓલિયાની જે અગાધતા એને માપતો નથી હો સૂર્ય એક ઠેકાણે હોય અગ્નિ એક ઠેકાણે હોય આખા બ્રહ્માંડમાં એ વ્યાપક રહે છે એ તો એમાં લખ્યું એમાં આપણે બોલી દીધું હે પણ કેમ વ્યાપક શું હશે એ મગજમાં ફિટ બેહવું જોઈએ ને તો એનો મહિમા સમજાય બોલ્યું તો કંઠે કર્યું આપણે બોલી જાઓ મારી વાત ભગવાન પુરુષોત્તમ નારાયણ સામાન્ય આપણે જીવો ઘડીક જમવાનું મોડું થયું હોય તો અકળાય છે એ કેટલી વાર છે અકલ મારે ઘરમાં હો ડાડો હતો કહું અકલ મારે પાછળ મોડું જમવાનું જરાક થયું હોય અકલ મારે જો આ સમજવામાં મોડું થાય એનું દુઃખ નહીં હો જરાય કોઈનું બરાબર જોઈ આ તો જેમ ચાલતું હોય એમ ચાલ્યા કરે ભગવાન નો માર્ગ લીધો ભગવાન ને ખોળવાની ગયા છે અમે અને તમે બે જો આજે રવિવાર છે લગભગ કામ વાળા માણસો ને આજ છૂટી હોય એ બજારે આંટા મારે ફરવા જાય આનંદ કરે છે ને બધા આખા ગામની વસ્તીની ગણતીમાં આ તમે કેટલાક ગણાવો હે એટલા વળી અહીંયા આવ્યો અને આ સભામાં બેઠા ભગવાનની વાતો સાંભળવા સાંભળવાઓ ભગવાને પરભાવની અવાતું છે એ આપણા જેવા સામાન્ય માણસોમાં મૂકી દીધી છે સામાન્ય માણસોમાં એ વાતને મૂકી દીધી પણ માણસ એનો મહિમા સમજતો નથી એટલે આ ટાઈમ પસાર કરી દીધો ને સાંભળી લીધું ના વયા ગયા ના ઘરે ગયા હે અહીંથી ઉઠ્યા પછી કોઈ કા પૂછે તો યાદ હોય ને બરાબર વળી તમારા જેવો કોક શબ્દ યાદ રાખ્યો હોય તમે બાકી એને જેમ જોઈ એમ ફીટ બેહારીને કોણે યાદ કર્યો વાર લાગે આ મનુષ્યનો દેહ કેટલા જન્મના પુણ્ય છે તો પ્રભુએ આપ્યો છે ભાઈ એ હારે ઘરે આપ્યો અને વાતું સાંભળ્યા કરી ગઈ આપણે સત્સંગીના તો બહુ મોટા ભાઈ હારે ઘરે જન્મ આવ્યો અને આ સત્સંગ ઓળખાણો એ ઓળખાઈ ગયો છે એમને હે સત્સંગ ઓળખાયો એમ બોલે જો બધા અમે સત્સંગી જઈ એમ કે છે કુસંગી જઈ એમ કે એ બરાબર છે ને એને મેળ મેળ મેળવતા છે કોઈ દુકાન ખોલે હવારમાં સાંજે મેળ કરે એટલો માલ વેચાણો આવ્યું ખેંચ્યું મૂળમાંથી ઓછું ભાઈ છે કે વધે છે ઈ જોવે કે ના જોવે હે આમાં આપણે એમ નહીં જોવાનું કઈ દેખાયો જોવા બેસે ને આવી મોટી વાત છે એ સામાન્ય વર્ગમાં ભગવાને મૂકી દીધી છે પણ માયામાંથી જન્મેલો જીવડો એને માયિક ભાવ છૂટતો નથી એટલે આનો મહિમા સમજાતો નથી માયિક ભાવ જ્યારે હટે ત્યારે દિવ્ય ભાવ પ્રગટ થાય માયિક ભાવ હટાવે તો હટે નો હટાવે તો નો અહીંયા આપણે આટલું બેઠા છીએ પણ કોઈ કે આ રૂમ ને વાયો હશે પથાણા પાથર્યા હશે કસ્તર નથી ત્યારે બે હોવાનો ભાવ થયો પણ નકરો કચરો જ ભર્યો હોત આમાં માથું કરી ભયા વાળા કોઈ વાળતા નથી કરતો વાયુ નો હોય કચરો પીડ્યો હોય પથાણું પાથર્યું ન હોય નો બેહો આમાં જોયા કરવું જોઈએ ને કચરો કેટલો વળાય છે મલબા હારા પથરણા પથરાણા નથી પથરાણા ત્યાં બે વાત તો બે ભાગે આ માં આવી છે અત્યારે તો બે ભાગમાં વિચાર કરતા શીખી જવું જોઈએ આપણે કેટલા એમાં ફીટ બેઠા એમ તો એનો મહિમા સમજાય એ રસ્તે ચાલવાનું થાય પણ આપણે સત્સંગી હોઈએ અને સાધુ હોઈએ એ ગોઠવાઈ ગયું હરો કથાનું ટાણું છે આવ્યા બેસી ગયા પૂરી થઈ તો કાહ્યા પૂરી થવામાં થોડુંક જો લાંબુ થાય આજ મોડું થાય સાહેબ મોડું થાય ઘેરે બધા રાહ જોતા હશે હાલો એટલે એની સગવડ સાચવવા હાલો આમાં હું આવ્યું છે એને સમજવા લગભગ તૈયાર ન હોય એ બધા નાના મોટા ભગવાને વાત બતાવી છે આ સમાધિ તે કેમ થતી શકે છે આવા ભગવાન જીવના કલ્યાણ ને અર્ધે પ્રગટ થાય છે રાજા રૂપે આવે સાધુ રૂપે આવે ત્યારે દેખાવમાં તો આ લોકની હારે મળતી આકૃતિ જ હોય એમ પણ એમાં એવો સેજે ચમત્કાર રહ્યો છે ચમત્કાર એ પણ પાણો જ કહેવાય પણ એમાં સેજે એવો ચમત્કાર છે કે લોઢા લોઢાને ખેંચી ભગવાનની મૂર્તિ આ જગતમાં હોય એમાં સહેજે એવો ચમત્કાર થયો પછી મને ક્યારેક ક્યારેક દેખાય તમારી દુકાન ઉપર કોઈ ભાવો આવે સાધુ ભગવું રૂબડું પહેર્યું હોય આંબો આવીને કે બાપા રામ રામ રામ રામ હાથ આમ લાંબો કરે તમે જો દૈવી હો તો વળી એક માં ભાઈ પૈસો મોકળા રાખી મૂક્યા હોય વેપારી ઘણા રાખી એમાંથી દોકડો ભાઈ કે પૈસો આપે બોલ્યો કે અરે બાપા નાખો નાખો વળી કોક ને નાખવું હોય તો બીજો પૈસો નાખે મારા આગળ પાછો આગળ હાલવા ટાણે આમ કરે પગે લાગે સાથી સાથી પગે લાગે સાધુ માં છે એટલે ભાવ છે બરાબર છે પણ એ મહાપુરુષોએ આગળથી એવો સાધુ નો મહિમા બતાવ્યો છે અને એવો મહિમા ગાયો છે એ આપણા વંશ પરંપરાના હૃદયમાં બેસી ગયો એટલે હાથ જોડો એવી રીતે આ હૃદયમાં મનુષ્યનો જન્મ આવ્યો એનો હેતુ ભગવાન મેળવવાનો છે એ મેળવવામાં આપણે કેટલો પ્રયત્ન કરીએ છીએ એનો અભ્યાસ કરે એને આ ખબર પડે કેટલા લાંબા કાલે મહાપુરુષોએ સાધુ શબ્દનો મહિમા ગાયો એ હજી હવના હૃદયમાં બેઠેલો પડ્યો છું એક ભગવાન ના નામ નો મહિમા એવો ખૂબ કહે છે કે રામ રામ તો રામ રામ બાબુ રામ રામ અનાદિ કાળથી હાલ્યું આવે તો આજે આપણા હૃદયમાં પણ ભગવાન કે સંત એનો મહિમા તો પડ્યો છે પણ જેવો જોઈએ એવો ખીલતો નથી એ ખીલવવા માટે ભગવાન આ મનુષ્યનો દેહ આપ્યો અને આ જોગ આપ્યો હવે આજે એને ખીલવીએ નહીં અને આ જોગ જોગનો સવળો ઉપયોગ ન લઈએ તો નુકસાની આપણને આવે તો સવળો ઉપયોગ લેવો આંજાબી કાનાજા જીભ આવી ચામડી આવી હાથ આપ્યા કેટલા સુંદર સાધનો ભગવાને આવ્યા એનો બધાનો સવળો ઉપયોગ કરી લેવાનો ને એવે ઠેકાણે વાપરવી જોઈએ આંખ આપણા બોજારૂપ નો થાય આપણને દબાવે નહીં હો જે આંખનો એવો ઉપયોગ કરીએ કે એ આપણું રક્ષણ કરે કાન એનો એવો ઉપયોગ હાથ પગ ઇન્દ્રિયો અંતઃકરણ એ બધાને સવળા વાપરતા શીખવા જોઈએ અનાદિ કાળથી ભગવાને આ જીવને બહુ બક્ષિસ આપી છે વાપર વાપર વાપર કરશો પણ મારો અવળું વાપર લેવું ગ્રહસ્થ ને છોકરો વાલો જ હોય